નોકરી હાલતા નથી હાલે છે કેવી પંદરસો રૂપિયાની એટલે દોઢસો ડોલરની પચીસો ડોલર માં ને મળી રહે ખરી તો ઘણા ઘણા લોકો બેકાર છે તો અમારા જેવા કોઈ અત્યારે નોકરી પર છે ઘણા લોકો બેકાર છે બહુ અહીંયા આખા ઓછી થઈ ગઈ છે સહન શક્તિ ઓછી થઈ ગઈ છે બહુ વધી જશે અમારી જોડે પંદર બેઠો પરફેક્ટ અત્યારે હિંમત નથી આવતી અત્યારે મારી હાજરી હિંમત રહે છે કે નહીં રહેતી ખરેખર હિંમત આવી જશે શું કહ્યું એક સ્ટીમર ડૂબી ગઈ કે મારે આખી દૂરી દરિયો ડૂબી ગયો બીજી સ્ટીમર મૂકી છે દરિયો તંત્ર વિનાય ગયો ને <laughs> એનું ટૂંકમાં કહેવાનું એ કે આ તકલીફો સહન કરવાની તાકાત ઘટતી જાય છે બહુ તકલીફો નો વાંધો નથી પણ સહન કરવાની તાકાત ઘટતી જાય છે સહન કરવા જેવું છે જ નહીં જગત સહન કરવા શું થાય એક સિંહ ને બહુ સહન કરાવડાવીએ બહુ દબાઈએ તો સહન કરવું એ ગુનો છે શું કહ્યું સહન તો થોડું ગણું હે સાધારણ સહન કરું બીજું બધું કમ્પ્લેટ મળે કહી દેવી હકીકત તમારું શું દુઃખ છે ઘણા દુઃખ છે અમારી પાસે બધાને સેફ સાઈડ શું કહ્યું તમને તો એ મળે છે દરેક કઈ કે આત્મા આવે છે ખરું બીજા ઘણા દુખ્યા ગેલન પીતા હતા તે બંધ થઈ ગયા દુઃખ ના મારે પીએ બિચારા દુઃખ બંધ થઈ જાય તું થોડું થોડું લઉં છો કે હે વેજીટેરિયન બેવ કેમ નોન વેજીટેરિયન પૂછવું પડ્યું પ્રશ્ન રહ્યા કરે છે મનમાં પ્રશ્ન રહે છે જનરલ સામાન્ય પ્રશ્ન હોય છે કરવા જેવું નહીં એને છે ને પેટમાં તકલીફ થયા કરે છે તો એટલે એને આતરડા એને ખબર નથી પડતી શું ડોક્ટર ને બહુ બતાવ્યો પાકિસ્તાન હમણાં તો <laughs> એટલે પછી વાતોમાં અમે વિચાર કર્યો કે બીજું મેલ ન્યુટ્રિશન હોય કદાચ કદાચ મેલ ન્યુટ્રિશન હોય તો ના ના તો અમે સબ્જેક્ટ કેમાં એની વાત ભાઈ એ સવાલ એટલા માટે કર્યો પેલો વેજીટેરિયન નોન વેજીટેરિયન નો કે આમને જે પેટમાં જે દરદ થાય છે એ અત્યારે તો વેજીટેરિયન છે તો કડા ડાયટ ચેન્જ કરે તો કડા સારું થઈ પણ જાય મુશ્કેલી જાય મુશ્કેલ જાય મુશ્કેલ <laughs> બહુ જોખમ બહુ જોખમ પેલા હું ખાતો હતો આજથી પેલા નોન વેજીટેરિયન ખાતો હતો હું પેલા ખાતા હતા પછી અઢી ત્રણ અઢી ત્રણેક વર્ષ થી બંધ કરી દીધું એનું જ જોખમ છે એવું છે ને જે લોકોને મધર અને ફાધર જે મંસાર કરતા નથી તેના છોકરા એ મંસાર કરવો જોઈએ નહીં ખાતો નતો પણ અહીંયા આવીને ખાવાનું શરૂ કર્યું હતું દેશમાં હું ખાતો નહીં હતો પણ અહીંયા પછી ખાવાનું શરૂ થયું મુશ્કેલી હતી થોડો વખત બે ત્રણ ખાધું હતું હા લગભગ એટલે બહાર ઘરમાં તો નહીં પણ બહાર ઘરમાં નહીં પણ કોઈ બહાર જવાનું થાય જોબ ના અંગે કે ફરવા એ આપડા વેજીટેરિયન નોન વેજીટેરિયન ફૂડ એટલું બધું નુકસાનકારક થઈ પડે છે કે ના પૂછે કારણ કે નોન વેજીટેબલ આ જાનવર હોય છે નોન વેજીટેરિયન એના દાંત જુદી જાતના હોય વેજીટેરિયન જુદી જાતના હોય ને મતી બી જુદી જાતની એમની મતી પણ જુદી હોય હે ભાઈ નું કેવું છે કે એમની મતી પણ જુદી હોય જુદું હોય બધું ને અને આપણે દોરાઈએ તો મુશ્કેલી ઊભી થાય આપણા દોરાયા છે તેની મુશ્કેલી ઊભી થઈ જાય ને બધી અને જડતા આવતી જાય બધું હમ જડ થઈ જાય માણસ શું કહ્યું <coughs> અચ્છા જે થઈ ગયું થઈ ગયું એને <coughs> તમે દેવ થઈને કઈ બોલો હવે પેલામાં જોઈને બોલો દાદા ભગવાન પેલા પેલામાં વગર બોલે ફફડા કરતા મન આ એકાદ બોલું જોઈએ હા એકાદ ફેર બોલું જોઈએ આના જે પરમાણુ પ્રાપ્ત થાય છે બહુ જુદી જાતના ઘણી પદો ગવાતા હોય ને એવું હોય તો મને બહુ આનંદ રહે બહુ બહુ વગર બોલે આનંદ રહે વધારે વાંધો નહીં વાંધો નહીં આ તો બધા એવું છે ને નવા નવા આવું શીખવાડીએ દાદા મારાથી અગિયાર વાંધો નહીં દાદા મારાથી અગિયારસ નહીં થાય થઈ ગયું પછી વાંધો નહીં ભૂલીબેન પૂછે અગિયાર મારાથી નહીં થાય અગિયાર ભૂલીબેન શું મને આજ્ઞા આપો તો હું કરું કરજે કરજે કે દિવસે કરું દાદા કરજે એક દાદા અમે આપીશું પરવાનગી તમે વાંચેલું છે ચોથી આપતવાણીમાં છે કદાચ દાદાની અગિયાર ફરી વખત તારે જોઈએ છે કે હમણાં જોઈએ છે હમણાં આપજો દાદા હમણાં જોઈએ છે આપીશું કાલે પણ તારે આપીશું જય શ્રી એક જ ગાડી લઈને આવ્યા છો સ્વામી આ બેન બહુ દુખી છે તેની દીકરી ના શું કહ્યું ઉડતું કઈ જામેલું હોય તો બગડી ના જાય એટલું એટલા માટે ના હજુ દખો થઈ જાય દખો દખો થઈ જાય God has not created this world at all. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. What is your name? મેં તમારી ચોપડી મેં તમારી ચોપડી વાંચી છે ને મને રિયલ પોઈન્ટ વ્યૂ જોઈએ છે મેં તમારી ચોપડી વાંચી છે અને મને તમારો રિયલ વ્યૂ પોઈન્ટ જોઈએ એમ કે હા પણ તારું નામ શું નામ Meena Meena you are Mina is correct by relative viewpoint. Right. And you are Siddhartha is correct by re real viewpoint. The there are two viewpoints to solve this puzzle. You are Siddhartha it by real viewpoint. You are Mina by relative viewpoint. All these relative are temporary adjustments. And you are permanent તે તે પાર્ટ સમજી પણ મારે તો છે ને શુદ્ધ આત્મા એક્સપિરિયન્સ કરવો છે તે પાર્ટ મને સમજણ પડી પણ મારે શુદ્ધ આત્મા ને એક્સપિરિયન્સ કરવો છે want to experience તને ઓગણીસ તારીખે મળશે ઓગણીસમી તારીખ ઓગણીસમી થોડું થોડું ગુજરાતી બોલતા આવડે ને આવડે થોડું થોડું વાંચતા આવડે અંબાર અંબાર કરતા આવવાના છે આવવાના છે આવવાના છે પણ આયા આયા કોઈ અડચણ પડે નહીં એટલા માટે ના આયા તો અડચણ પડે ને કે વધી ગયો હોય તો બીજો માણસ ખેત મારતો આવજો બરાબર રામમોહનભાઈ કે છે કે મને પાકી પ્રતીતિ થઈ ગઈ છે કે આ દેહધારી પરમાત્મા જ છે એટલે હવે મારે આ પગ નથી છોડવા જેને સમજણ પડી એ છોડે કરો ના સમજણ પડી એ ગમે તેમ આજે છે ને તમે Swami Tirthankar ની ચોપડી હતી ને ઇંગ્લિશ નથી વાંચી એ છે ને there's so much to know and there's I could spend a whole lifetime knowing and I want to experience that it's I think it's I want to find the absolute um, truth એમ કે છે એટલે સિમંદર સ્વામીની ચોપડી આજે વાંચી એને એને પોતાને થયું કે એટલું બધું જાણવાનું છે કે જેના માટે મારે આખી જિંદગી ખર્ચવી કાઢી નાખવી પડે અને મારે તો કે છે કે એક્સપિરિયન્સ કરવો છે સત્યનો કહો કઈ બોલશે તમે uh, I wanted to ask him uh, uh, Krish, uh, things with Hinduism and Buddhism and Christianity and all that. I was just reading all some of the different things that they were saying. My understanding was that they were all trying to say the same thing in uh, different ways. And um, and they were all saying that when you go to a gnani, that you should be thoughtless. You should uh, be a कुछ Buddha. डिफेक्ट विकेट डिफेक्ट है But see, इसमें कोई डिफेक्ट है बराबर है for somebody like me Correct. to be in the state of समझ में आ जाता है? impossible, virtually impossible. बिल्कुल So how can you achieve that kind of a state so that you can benefit from it uh, in totality. Ah. બેન કે છે કે હું બુદ્ધિઝમ પછી જૈન બીજા બધા ધર્મો નું વાંચું છું અને બધા એક જ કહેવા માંગે છે કે જ્ઞાની પાસે તમે જાઓ ત્યારે તમે અબૂત થઈને જાઓ બુદ્ધિ નહીં રાખવાની હવે કે હું કેવી રીતના એ સ્ટેજે પહોંચું કે જેથી કરીને મને પૂરેપૂરો લાભ મળી શકે તો હું એ અબૂજ થઈ કેવી રીતે શકું હું કરી આપીશ તારે નહી થવાનું કહે કરી આપશે દાદા જાતે બુદ્ધ ના થઈ શકે એટલે ગુજરાતી બધું સમજાય છે અને થોડું થોડું બોલે છે દાદા બોલે છે આવું થોડું થોડું તે દિવસે તારે તો મને કહેવાનું કે દાદા તમે કરી આપો મને કઈ સમજ પડતી નથી બસ એટલું તારે વિનંતી કરી દેવાની દાદા મને કરી આપો I submit you I submit you so then, uh, if that's the case, then I don't have to worry about anything. Right. Right? And I don't have to ask any questions, right? There's no need to ask any questions, right? no everything you will get the solution in this only No, વાતચીત કરે no you, you can ask the no. question See, all the other see the questions about um, like Tirthankar Bhagwan and uh, Krishna Bhagwan and all these different about astrology and all these different questions. If I don't have to ask any question, right? If એ બેન કે ઇંગ્લિશ માં થોડી વાતો હતી તો કરે એમને છે is to me some sort of thing that I realized about myself is that uh, everything that I do is totally um, selfish. It's all totally to the benefit of myself. If deep down, any anything that I do, I mean, in the, when I'm doing it, I may not think I'm doing it for myself. That I'm doing it for somebody else or something. But but but deep down, when I sit down and think about it, I realized that every every single action that I do, everything that I speak, whatever whatever I see, it's all towards my <coughs> benefit. Uh, so if I realize that, then um, uh, it's kind of a. It, it, to me, it seems like that the mind is like the devil, and divine is the contra. Uh, divine is the contradiction of the mind, and is that why all all the um, enlightened people say that you should put the mind aside because it is is it like the devil? That, that is the crummy step by step way, eh? and this is now Dada's way yeah. the kram. Now what yeah. he will do, um, whether your mind is devil or divine, uh, he will realize he will make you realization that you are completely separate from your mind whether right. it is divine or devi you are not concerned with that you are only observer and posture of that mind as if you are looking this picture right and uh, you you don't get involved with that picture whether it is good or bad but whether villain is there or whether hero is there right. you are not concerned with that just you are observer same way the mind of uh, Meena relax and you will just see whether it is good uh, good thoughts Stereo ka hai? coming or bad thoughts are coming. Okay કયો કહેતા When I was, when I was But reading you the will, you book, will all the time you will remember that this is not mine. I am Yeah, the but see, the whole thing is this is uh, what I see in the people who have taken Gnan before, and I see that they એક જ પ્રશ્ન છે કે હું મારે દાદા જે એક્સપિરિયન્સ કરે છે પોતે જે એબ્સોલ્યુટ સ્ટેટમાં છે મારે એ જોઈએ છે મારે આ બધું You will get. no no no uh, it's not up there right now. He said You will every get other absolute message- state. He, he, has, he has told you. Yeah, I that- know, I know that. I I know that. See, one thing you should not do, I feel, and it's not do or don't. doubt is something I find that when I come to you, I have no doubt. Determination सबको होता है. I want to be a millionaire, I want to know absolute truth, I want to know this. But you have to have no doubt that you have. And only you, Jnani has no doubt. It is either light or dark. no in between. And and it is it happens. It happens. It's not gradual, it happens. I feel I experience that sometimes and you help me. You help. You see, but humility you have to have. Humility. Right, Dada? Humility. See, this feet you have, Jnani, this is your body. This is body. This is no good. This go. My body, this body. This feet, if it walks on the earth. Uh, even insects will get moksha someday. This even God cannot give. This I understand, I feel. Of all jnanis, <coughs> whoever has born. But that is based on faith and belief and conviction and also experience. So I'm at different stage, she's at a different stage. Change of belief is experience. Experience. Little bit. At least I have little faith. No doubt. Without doubt. Without doubt. But as I said, I am still here. So maybe five, six, ten months here. But she is very sincere, Dada. Very, oh. very, very sincere and very, for me. Very good. I or, no, no obstruction. No obstruction. Clear. You, you, you have obstructions. File. File number Very, two and three. very, yeah. Doesn't matter, discharge. ऐसा Discharge हो जाएगा. What can I do? Service obstruction नहीं है Obstruction है. Wife I have, two children I have. But I didn't ask for that. और I file- asked only one and I got file, five. file, File, one. <laughs> file I got. What can? obstruction. Yes. <laughs> But File, no file. but No file, This- right? no file. Only one file. That's દાદા good. એ કે મને કે તમે તો આ બધા જંજાળમાં પડેલા મને હું કામ જંજાળમાં નાખે હું તો No file. જંજાળ વગર Very છું good. એમ કે Clear. That's gonna make her that way. She's gonna go there. और हमारे साथ रहेगा नहीं तो काम पूरा हो जाएगा तुम्हारा तुम्हारा भी पूरा हो जाएगा Doubt नहीं दादा हमको. No doubt. हाँ? Doubt नहीं. हम्म, हम्म। I, हमारे साथ रहने की Clarity, जरूरत- clarity. रहने की जरूरत है खाली और हाथ देने की जरूरत बस हो गया। Dada, this clarity is very important. Confusion mind is, is I find I don't have that. And I used Sin also I'm not sin everything I'm not worried because it is it has happened. Past is nothing few present being is the most important. ललिता भी कर लेंगे वो भी पूरा कर लेंगे कोर्स एब्सोल्यूट कोर्स पूरा कर देंगे ललिता को भी हाँ वो सब फाइल दादा सब एवरीथिंग अभी कोई कोई डिफेक्ट नहीं है तुम्हारा में? Uh, Nirubin, I want. Uh, I was wondering. वो if पहले you could talk डिफेक्ट था about- ज्ञान के पहले દાદા अभी कोई डिफेक्ट नहीं है પ્રશ્ન છે કે છે કે મારે એબ્સોલ્યુટ ટ્રુથ જાણવું છે અને મનના ઘણા પ્રશ્નો છે એના ઘણા જવાબો છે પણ મારો પોતાનો એક પ્રશ્ન છે અને એનો જવાબ એક જ છે અને દાદા આપશે આપી શકે એમ છે તો કે હું શું કરું આ મન મનને બાજુ બેસાડી દઉં કે પછી બધું કહી દઈશ શનિવારે ઓકે બધું કરી દઈશ મનને બહાર નહીં દેવાનું હજી મન ની જરૂર છે હજી મન ની જરૂર છે દાદા એમ કે મન ની જરૂર છે till Saturday till Saturday my of my mind mind મન ને બાદ હું ઈચ્છું તો કે છે કે હું ફ્લેક્સિબલ થઈ શકું બધું કરી શકું અને આ મારો નેચર ઇન્ડિપેન્ડન્ટ રહેવાનો છે પેરેન્ટ્સ પેરેન્ટ્સ ગમે તે હોય ઇન્ડિપેન્ડન્ટ મારો રહેવાનો નેચર છે ઇન્ડિપેન્ડન્ટ I am નાસ્તો કરવા આઈ એમ ફૂલી ઇન્ડિપેન્ડન્ટ મારે પણ એવું જ થવું nobody is boss to me કે મારે એવું જ થવું છે no compression no tension um, I wore a pair of jeans, right? And my dad didn't want me to wear a pair of jeans. force me to do anything. I like to do it at my own. એમ એને એક દાખલો આપ્યો કે કાલે કે છે મારા પપ્પાએ કહ્યું કે તું જીન્સ ના પહેરીશ બીજો ડ્રેસ પહેર તો કે મને એમને ફોર્સ કર્યો એટલે મારું એમ કે હું એમને આગરી આપીશ તો મને પોચું પકડાવશે એટલે કે એવું મને નથી ગમતું મારા પર કોઈ ફોર્સ કરે એવું નથી ગમતું મારે ઇન્ડિપેન્ડન્ટ ગમે છે બરાબર Eh, એટલે હું સમજી શકું કે આઈ નો કે what he saying is is for the good of એમ કે છે કે આ આ જે થયું એનો અર્થ એવો કે હું હું આજ્ઞામાં નથી રહેતી મારી એવી ઈચ્છા નથી કે હું એમના કયામાં ના રહું પણ બીજી બાજુ મારે માટે ઇન્ડિપેન્ડન્ટ રહેવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા માટે તો કે શું છે બરાબર એ સમજાતું નથી એને independent fully common sense fully હો જાય થઈ જાય ત્યાર પછી એ રહેવાય ને જ્યાં સુધી full common sense full develop થાય ત્યાં સુધી ઇન્ડિપેન્ડન્સ કમ્પ્લીટ ત્યાં સુધી ડિપેન્ડન્સી રહે uh, સવારે I I understand okay. that, but see, okay, for example, uh, what has been happening with the Indian culture is they accept everything for tradition. They never ask the question why they're doing it. They just do it. It's like just follow blindly. You know, they never question. They never question why. Why they're doing it. See, if I know why I'm doing something, like, uh, then I'll do it. See, uh, if I can understand the tradition. I would do it. But I don't like uh, to do it just because everybody is doing it. એમ કે છે ઇન્ડિયન કલ્ચર એવું છે કે બધા જે કે એમ કરે પછી એમાં પોતે પૂછે નહીં કે શા માટે એવું કરાવો છો ખાલી બ્લાઇન્ડલી કે છે કરી કરવા કરે કે છે મારો એવો હું એવું નથી માનતી કે બ્લાઇન્ડલી કરવાનું કે છે જો સમજ આવે તો હું કરું મને જો સમજ સમજ માં આવે તો હું કરું બરાબર બુદ્ધિપૂર્વક કરવા માંગે બુદ્ધિપૂર્વક ના હોય એવું નહીં મને સમજ માં આવવું જોઈએ ખોટું નથી એની વાત આ શું બનાવી તો એક પણ ભૂલ ના રહેવી જોઈએ પોતાના હા તે એટલે હું છે તે last two three weeks whatever I've been not a blunder, not a mistake. that's I know that's very difficult. See, I've been looking back last um, two three weeks searching for. છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હું આ છે તો મય મંથન કરું છું અને પોતાની ભૂલો you mean you are trying to પોતાની ભૂલો જોવાનો શોધવાનો પ્રયત્ન કરું છું છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હા ભૂલો બધે ભૂલ નહીં રહેવી જોઈએ અમારે એક પણ ભૂલ નહીં એટલે સ્વતંત્ર But see, the thing is, there are certain things that I realize about I have certain things that I realized about my mind. Okay, uh, I've always mixed my mind with the eye. Okay, and it was not until I read his book that I started looking within myself, and I started looking at some of the feelings that I got, and um, all see for for me it was so for me to understand that money and being famous and all that was very easy. Uh, for me to be uh, able to drop uh, wanting to become <coughs> famous or wanting to be, uh, uh, get money and all that was very easy. See, I just want to be able to spend every minute that I can um, trying to shed off the. Um, he was uh, he said something that uh, everybody has certain number of layers, mm-hmm. and as as, the, as you shed your layers off, the closer you get to the eye, right? Right. See, so I've been. Uh, that's what I want to do. See, if that's what I'm supposed to do. That's good. You are going. Uh, you have good effort for that. See, now this is what I realized about the mind. Okay, that every action that you do is totally selfish. You may not realize it, but if you really deep down look inside yourself and you look for the reason and not the rationalization, not uh, if this then that, this, if this then that, but the real cause, the real reason. સમજાય છે ભૂલ વગર નું થાય ત્યારે સતત થાય હા એટલા માટે તો કે હું હવે પ્રયત્ન કરું છું હું જાણું છું કે દરેક ને ખૂબ ખૂબ આવરણો હોય છે લેયર્સ હોય છે અને બધા જેમ જેમ લેયરો આવરણો ખસે તેમ કે છે આપણે આય ની પાસે વધારે જઈએ અને હું એ પ્રયત્નમાં છું કે છે અફકોર્સ કે છે હજુ હું માઇન્ડ થી સેપરેટ નથી થઈ પણ આ હું સમજી શકું છું કે આવું છે આઈ વિધાઉટ માય ગોડ સ્વતંત્ર independent without my with my independent with my right. dependent. Uh, they, see, outside mind, I can drop them like that. See, because I just the simple logic of the mind, which says that when I die, every, nothing is uh, permanent, everything is temporary, all the relationships are temporary. વિચાર નહીં આવતા એટલા વિચાર એના આવે એ કહે છે ને એ સમજણ થી લેશે ને એક વખત એને ગેડ માં બેસી ગયો પછી એની ગાડી બહુ પૂરપાટ દોડશે So that's why I'm here because I want to understand. See, I I really uh, want to understand. Um, so I've been looking. એટલે તમારે પૈસા કીર્તિ આ બધું જો મારે જોઈતો હોત તો ઈઝી હતું મારા માટે એ નથી જોયું આ આ વસ્તુ હવે એને પૈસા તો બાબા ને જોઈએ તને બહુ પૈસા ના જોઈએ ને જોઈએ દાદા પૈસા કોઈ ના નહીં પાડે દાદા સારું, સારું. જો See, I was, I was, my ma- main concern when it came uh, to uh, being independent was to take care of myself in terms of uh, clothing myself and food and everything. But see, I, w- as I was reading and stuff, I realized that the um, the eye does not even can sustain without the food and and everything else. So, so I want to get to the point where I, I can ક્યારે શીખવાડ્યું આ બધું એને એને આયેલી ને પાંદડું ખસે. શીખીને આયેલી. દાદા આવડ્યો હશે ને ત્યારે કાગળ લખ્યો હતો પંચગીની થી એક તે fully depend, in, independent. Not a single bender, not a single bender. Uh, so, uh, how can I get to the stage where there's not a single blunder? Not, એ કે હું એ સ્ટેજ ઉપર કઈ રે- કઈ રીતે પહોંચી શકું એક પણ ભૂલ ના રે એક પણ બ્લન્ડર ના રે ju- એ અમે બધી બતાવી દઈશું એ રીત <laughs> uh, see, અમે તને બધું બતાવી દઈશું અચ્છા. હેલ્પ કરીશું see, if the eye is separate from the mind, the mind, if the I is separate from the mind, then and I'm just the observer, then then I don't have any mistake. Or I don't have any But blunders. if if you can remain in that state, then it's all right. These whatever Right. mistakes will be uh, Minu's mistakes. Right. So then, uh, what I'm I want is how can I get that Shakti? <coughs> Now one, uh, one thing I'll do. Independent. Right. I, with I my, without my independence. I with my my the biggest one that I want to be separate from is the mind, body, and speech. Yes, that even will do. Have the visit that I want more than Tomorrow. just relationships with people and money and all that. That can drop. Very well, to drop. No, I know, but see it what I'm saying. it will go automatically. But see what I'm saying is that for me to <coughs> realize that કોઈની નકલ કરે ત્યાં સુધી સ્વતંત્રતા અપાય નહીં જ્યાં સુધી જે માણસ કોઈની પણ પણ નકલ કરે ત્યાં સુધી સ્વતંત્રતા અપાય નહીં નકલ કરીને શીખે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે અમે અમારી આખી જિંદગી નકલ નહીં કરેલી નાનો હતો તો નકલ નહીં કરેલી કોઈ કરે નહીં કે પોતાનો અસર જ જગત આખું નકલ થી જ ચાલે છે Yeah, I'm exactly that way. I'm the rebellious. He's saying not to be rebellious, right? Just we see someone's and that uh, we carry that impression of that person or that thing and we we just follow that we do like that we must just do exactly what everybody does doing huh? yeah we are doing that We enjoy we don't have our independent thoughts there also when we are independent, we have to, we, we, we should be independent in every, every corner. When we are following or when we are, we are doing right. Okay. Uh, Rebelling. Okay. So, okay. There's this vyavastit, right? And um, they were saying, I didn't understand that very well, but um, if everything is run by Vyavastit, then the I has absolutely then the I is just following. Okay. No, I'll but tell you. Anta, this is Ramos, not me. My, I I remain separate from that thing also. They realizing they સમજી લઉં અને પછી હું સરેન્ડર તું મારે સરેન્ડર તો થવા માટે હું આવી છું અને જ્ઞાન મારે લેવું જ છે પણ હું પેલા મને સમજણમાં આવી જાય સમજી લેવાની જરૂર છે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ જવું જોઈએ Basic thing, you Ah. know, what, what is I. Yeah. You must understand what is Yeah. ને હા હા, એવું જ છે મને અ, મને છે ને તે સ- અ, સમજવું છે હમ. So for me to surrender is a lot easier, and to totally give is a lot easier. See, he even writes in his book that I was reading that a lot of people come to him with a half full vessel. So how can he pour in it completely? You see, so empty your vessel. Yeah, so I want to empty my vessel mm. first before એ કહે છે કે દાદાએ આપતાણીમાં લખ્યું છે કે કેટલા લોકો મારી પાસે અડધો ઘડો ભરેલો લઈને આવે છે તો અને તો કે ભરેલો ઘડો હોય તો આમાં રેડું કેમનું તો કે મારે આખું ખાલી કરી નાખવું છે તો હું કે છે બધું ભરી શકીશ હા તો ખાલી કરી નાખીને એ છે તે વાસણ પણ ફેંકી દેવાનું બીજું આપું બીજું આપવું પેલું ઘડો કાણી હોય તો પછી નીચેથી નીકળી જાય વાસણ બધું ગંધા એ વાસણ રાખવાનું નહીં નવું વાસણ અને પાણી નવું બધું નવું એટલે મને સમજાવો કે હું કેવી રીતે આખું વેસો ફેંકી દઉં ને એ મને સમજાવો કે હું કેવી રીતે આખું વાસણ ફેંકી દઉં તારું નહીં ફેંકી દઉં હું ફેંકી દેડાઈશ તને હું ફેંકી દઈશ તે તું ફેંકી દઈશ હા એ કે ફેંકી દઉં just you put all these things in the picture of dada બેઠી બેઠી એમ જ મળ્યા કરે કે દાદા મને શક્તિ આપો આ સાચી વાત કરું અને તને એ શક્તિ મળી જાય અને બધું This is ring. Uh, this is ring. Who are the owners Who is the owner of that ring? Uh, I'm not the owner of the ring. I am not the owner. no, no, it's winning. no, no, I would have said that anyways because it's very logical that when I died. એને હું મરી જઈશ તો પછી કઈ ઓછી જોડે લીધો છે મારી નથી જ કે છે To whom it concerns. To whom it concerns? To whom it concerns. Uh, uh, to uh, Meena. Meena ne. Yeah, કે છે એવું કે છે નોટ આય અડધું જ્ઞાન તો છે ને એ મને છે ને એને કેવું ને કે તો હું સમજી શકેલી છું તેનું તો મને સમજવાનું જ નથી પણ પેલું બીજું પાર્ટ શું છે દાદા છે ને સ્ટેપ સ્ટેપ ક્વેશ્ચન અવતારે કરે છે ઓકે એટલે તું સંભળ્યા કર હા, દા- દાદા દાદાને ક્વેશ્ચન કરો તો નાસ્તો કરે પણ No, no, no. હું છે ને normally નથી ક- કરતી. I have Sorry? I is totally aware of what's happening and does not. I I want to be able to um, see that from inside. I want to see. You know how he is always aloof. He, Hmm. મને જ્ઞાન લીધા પછી અહીંથી હું બહાર નીકળું તો મને કે છે કે આ અને આ આખું સેપરેટ થઈ જવું જોઈએ અને બધું દેખાવું જોઈએ જેવું તમને દેખાય છે એવું તમે કેવા અલુફ છો નિર્લેપ છો એવું મારે જોઈએ અનકન્ડિશનલી હોવું જોઈએ હા, oh, oh. Guaranteed નહીં. હા, હા, un- unconditional. This is not the agreement. Conditional and given. Just you you should have your desire Right. but you should not put a condition to dada Oh, okay, okay. I see what you're saying. just you you uh, you just uh, pray for that i want this uh, stage i want this i want this That's all. હા No, I just. Uh, પેલું પણ છે તે normally I don't. If I don't wear it, it doesn't matter. You are not dependent ના કે હું પહેરું જ નહીં અમારે કોઈ હું ના પહેરું તોય મને ફેર ના પડે ડિપેન્ડન્ટ નહીં ફેંકી દઉં તારે ફેંકી દઉં કે છે ના ફેંકી દઈશ અઢાર પાંચ ચોર્યાસી નાખશે અને ઘેર આરામથી રહેવું આપણે કરાવીએ ઘેર ટ્રાયલ નહીં લેવો બાર ટ્રાયલ લેવો બાર ટ્રાયલ મેં તો ઘેર ટ્રાયલ લે બહાર લડીને ઉઘરે નહીં પછી રસોઈ સરસ હોય તો ખરાબ લાગે સત્સંગ ની વાત પૂછો કઈ ગયા નકામા ઉધાર લીધું લોકો ઉધારમાં છેતરાતા નથી એટલે જતા જ નથી આવે એટલે રોકડું હોય તો જાય મહિને મહિને હપ્તા ભરે ને ઉધાર માં કશું પાછું આવે નઈ અને આવતા બહુ દેખવાનું કે આવતા બહુ શું દેખવાનું <laughs> દાદા આપણો એક સવાલ છે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ ક્રિયા સુધી ની ક્રિયા સમજાવો એમ કે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધી ક્રિયા સમજાવો એમ ક્રિયા હા સ્થૂળતમ તો દેખાય છે તે બધા નાના છોકરા સમજી જાય કે તમે આમ રસોડામાં ગયા હતા ખાધું પીધું બધું સુરતા બધું દેખાય બધું આ ઇન્દ્રિયોથી બધું દેખાય બધું અનુભવમાં આવે ઇન્દ્રિયોથી અને સૂક્ષ્મતમ તો દેહ દેખી જ ના છે કે આત્માનું બધું કામ આગળ હેડ ઓફિસ નું કામ બધું જ્ઞાતા અવસ્થા સુધી પહોંચે તાર દેખાય છે એટલે બસ સ્થુલ તમને ફિલ્મ દેખાય છે સપનામાં ફિલ્મ દેખાય છે સૂક્ષ્મ કહેવાય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સૂક્ષ્મતર પછી આપી દેવાના જ્ઞાતા દ્રષ્ટા સુધી પહોંચે તારે શું કઈ પૂછવાનું છે કે કઈ નઈ દાદા અત્યારે તો કઈ નથી અત્યારે તો કઈ નથી અત્યારે તો કઈ પૂછવાનું નથી આપણો બીજો સવાલ દાદા આ લોકો જે છે બધા તે બાધા લે છે માન્યતાઓ માને એનું શું મહત્તા છે લોકો લોકો બાધા લે બધી માન્યતાઓ માને એનું મહત્વ એ તો બાધા પોતે જેની બાધા રાખે છે ને એ તારે એને મન સ્થિર થાય કે હા બાધા રાખી છે ડગમગ થયા કરતું એને એ બાધા રાખે મન સ્થિર થાય એટલું બાકી બાધા તો તેવું શ્રદ્ધા એવું ફળે શ્રદ્ધા મજબૂત હોય તો ફળે શ્રદ્ધા કાચી હોય ના ફળે પોતાની શ્રદ્ધાનું ફળ છે દાદા ઉપવાસ નું મહત્વ શું છે એમ પેલા ભાઈ પરમાર પૂછે ઉપવાસ નું મહત્વ શું છે ઉપવાસ નું મહત્વ શરીર માં જરા કચરો હોય બધો બળી જાય સાફ થઈ જાય અને શરીરમાં જાગૃતિ ઉખાડી વાંખે ઊંઘે છે જગત તે પેલું આખો ખોરાક ખાય ને ત્યાં પેલું એ દારૂ થઈ જાય તરત જેટલો ખોરાક ખાય ને બ્રાન્ડી થાય છે અંતરાંધી ના ઘેર માં ફર્યા કરે એટલે ઉપવાસ કરે તારે જરા ઘેર ઉતરે તારે ખબર પડે એ ક્યાં ક્યાં શું શું નુકસાન થયું છે શું થયું છે બધું ખ્યાલ ખબર પડે નહીં તો ઘેર માં ઘેર માં ચાલ્યા જ કરે તમારે ઉપવાસ કરે તો જ્ઞાન ઉતરી ગયું હતું ને ઉતરી ગયું દાદા આપણે અઠવાડિયામાં કેટલી વાર ઉપવાસ કરવો જોઈએ ક્યારે કેટલી વાર ઉપવાસ ઉપવાસ અડધો દિવસ કે આખો દિવસ બસ જેનું શરીર હોય તેને આખો દિવસ કરવો જોઈએ શરીર સારું હોય તો અડધો દિવસ હમણાં આખો દિવસ કરવાનો ભુલાભાઈ ભુલાભાઈ આખો દિવસ કરવાનો એમની વાત ગુલાબી બીજો બે શક્તિ છે તે અજ્ઞા કહેવાય છે અને પેલી પ્રજ્ઞા શક્તિ અજ્ઞા શક્તિ સંસારમાં જ ભટકાય ભટકાય કરે અને પ્રજ્ઞા શક્તિ મોક્ષે લઈ જાય સંસારમાં બેઠો હોય તોથી મોક્ષે આ તો ચેતે ચેતે કરીને કોઈ મોક્ષે લઈ જાય નહીં અંદર ચેતે એ ન આપણું એ પ્રજ્ઞા શક્તિ એ આત્માને આત્મામાંથી પ્રગટ થયેલી શક્તિ છે તે મોક્ષે જયારે જઈએ ત્યારે ભાઈ માથામાં સમય જાય પછી આ અજ્ઞા શક્તિ સંસાર અજ્ઞા તે સંસારમાં જ ભટકાય ભટકાય કરે profit and loss profit and loss દેખાય દેખાય કરે આમાં પ્રોફિટ આવ્યો આમાં લોસ આવ્યો બેસામાં પ્રોફિટ લોસ જોઈ નાખે બેસામાં જરા તો પ્રોફિટ મળે આવો રામ મોહનભાઈ એક વિજ્ઞાન પ્રયોગિક છે વૈજ્ઞાનિક કે આ બધી વસ્તુ નાખીએ ની તેના જે ગેસ થાય છે તે છે વાદળો ને તૂટી પડે ખરાબ તૂટી પડે એ બધું પદ્ધતિનું છે આ બધું પણ અત્યારે કોઈ પદ્ધતર કરતા નથી ને ચોખ્ખું ગીત ક્યાં હોય છે હિન્દુસ્તાનમાં ઘણા ખાવાનું નથી મળતું ચોખ્ખો ઘી વાળા અંદર ભેગ કરીને વેચે ને ડેરી વાળા જ પેલા અંદર ભેગ કરીને વેચે પછી અમેરિકા થી બનાવીને લઈ જવું પડશે અમેરિકા ઘી ખરું અહીંયા અહીંયા બધું ચોખ્ખું એટલે મામા કહે છે કે મામા કે તો ખાવાનું ઘી જ નથી મળતું તો પછી ઊંઘવાની શું જરૂર છે ના ને આપણે અનાજ ખાવાય જોઈએ અને ખેતરમાં નાખવાય ના જોઈએ નાખીએ નહીં શું થાય એવું આ ખેતર છે એવું એનાથી વરસાદ પડે વરસાદ પડે એટલે જાનવર પછી પાછું બધું સાચવવું પડે પણ યજ્ઞ ના મહાત્મા તો ઉડી ગયો અત્યારે બધું ચોખ્ખું ઘી ને એ બધું કશું હોતું નથી ને <laughs> દાદા ટાઈમે ચાલે ને જવું ભાઈ યજ્ઞ કરતા વધારે જોઈએ ને ગાય નું પેલું રસોઈમાં આપડે દેશે દાદા